થાય છે કે જેને ખબર નથી કે આ બધું જ બ્રહ્મ પોતે જ બન્યા છે કોઈ વસ્તુ સારી છે તો એ પણ બ્રહ્મ પોતે છે અને કોઈ વસ્તુ ખરાબ છે તો એ પણ બ્રહ્મ પોતે છે હા ખરું એ જ કે આમાં કોઈ પણ જળ હોય જીવ હોય કે એ લોકોનું કોઈ પણ અપોઝિટ કેરેક્ટરિસ્ટિક હોય પણ એમાં જે વિષમતા કે ભેદભાવ છે એ કોઈ ભેદભાવ નથી મતલબ એ બંને કે એકબીજાથી અપોઝિટ નથી આપણને દેખાય છે કે એ બંને એકબીજાથી અપોઝિટ છે પણ બેઝિકલી તો બધું જ બ્રહ્મમાંથી જ બન્યું છે હા આ ક્વેશ્ચન ઊભો ક્યાંથી થયું હેલો આઈડિયા નથી આવતો થોડું વિચાર ઉત્પન્ન કરી છે અને જે પ્રકારના જીવો અત્યારે વસી રહ્યા છે તો એ લોકોની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે આ થોડું ડિફરન્શિએટ છે કે કોઈ સારું છે તો એનાથી કોઈ ટોટલ અપોઝિટ છે એટલે અહીંયા મેઇન સવાલ એ છે કે બ્રહ્મ ઉપર બધા લોકો એ જાતે આક્ષેપ લગાડે છે તમે જે દુનિયા બનાવી છે એમાં કેટલા બધા ડિફરન્સીસ છે મતલબ કોઈને તમે સુખી બનાવ્યું કોઈને દુઃખી બનાવ્યું કોઈને સારા બનાવ્યા છે કોઈને ખરાબ બનાવ્યા છે આપણે જેવી રીતે દૈવી અને આસુરી જીવોના વિષયમાં જાણીએ છીએ કે એકને ભગવાન મુક્તિ આપે છે એકને જન્મ મૃત્યુના ચક્રમાં જ રાખે છે તો કોઈને પાપી બનાવે છે કોઈને પુણ્યશાળી બનાવે છે કોઈને સારું બનાવે કોઈને ખરાબ બનાવે તો આ જાતની મતલબ વિવિધતા આપણે એને વિવિધતા કહીએ છીએ પણ બીજા બધા લોકો એવું કહે છે કે ભગવાને આવા ડિફરન્સીસ કેમ બનાવ્યા જે સારા કામ કરે છે એને દુઃખ મળે છે જે ખરાબ કામ કરે છે એને સુખ મળે છે તો આવું કેમ થાય છે એ જાતના આક્ષેપ ભગવાન ઉપર બધા લગાડે છે એટલે કેટલાક લોકોએ આના ઉપરથી એવી રીતે સમજ્યું કે ભગવાન બહુ ક્રૂર છે કે જેણે આવી દુનિયા બનાવી કેમ કે જો ભગવાન દયાલુ હોય તો કોઈ જીવને દુઃખી થતા ના જોઈ શકે એને આવા જીવોને કેમ બનાવ્યા આ બધી જાતની અસમાનતાઓને જોઈને લોકોના મનમાં એવું આવે છે કે આ બધું ભગવાને આવું વિચિત્ર કેમ બનાવ્યું છે ભગવાન તો ક્રૂર છે યા તો સેકન્ડ એવું સમજી શકાય કે ભગવાને આ બનાવ્યું જ નથી કે આ દુનિયાનો કોઈ કરતા નથી બધું આવું ને આવું પેદા થઈ ગયું એક્સિડેન્ટલી થઈ ગયું તો આ જાતના જસ્ટિફિકેશન બધા લોકો કાઢી લે છે દુનિયાને જોઈને ને જે રીતે શંકરાચાર્યજી છે એ એવી રીતે કહે છે કે ભગવાનમાંથી જો આ બધું પેદા થયું હોય તો તો બધું સારું જ હોવું જોઈએ ખરાબ તો કંઈ હોવું જ ન જોઈએ બધું બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ હોવું જોઈએ પણ એવું નથી એટલે ભગવાને ન બનાવીને માયાનું કાર્ય છે તો આ બધા જાતના આક્ષેપો જગતના વિષયમાં અને બ્રહ્મના વિષયમાં લોકો લગાડતા હોય છે એ લોકોને જાતની ગેરસમજ થઈ જાય છે તો એને મહાપ્રભુ અહીંયા બતાવી રહ્યા છે કે એવું નથી કેમ કે જેમ આપણે જાણીએ છીએ કે બધા રૂપો ભગવાનના રૂપ છે તો જેને ભગવાને સારું બનાવ્યું છે એ પણ ભગવાનનો રૂપ છે જેને ભગવાને ખરાબ બનાવ્યું છે એ પણ ભગવાનનું રૂપ છે એટલે ડિફરન્સીસ જેવી કોઈ વાત જ નથી જેમ કે હું સારી છું તો મને પણ હું પણ ભગવાનનું રૂપ છું તું ખરાબ છે તું પણ ભગવાનનું રૂપ છે તું સુખી છે તો તું પણ ભગવાન રૂપ ધારણ મતલબ તારામાં પણ ભગવાન છે એ જ ભગવાન માંથી તું પેદા થઈ છે ને હું અગર દુખી છું તો મને પણ ભગવાને બનાવી છે અને હું પણ ભગવાનનું જ રૂપ છું તો એ વાતને અહીંયા બતાડી છે કે એટલે એ જાતના આક્ષેપો ભગવાન ઉપર ન લગાડીને એ વાતને સમજવી જોઈએ કે જે કંઈ પણ બન્યું છે એ બધું ભગવાન પોતે બનેલા છે એટલે સારું બન્યું છે તો પણ ભગવાન બન્યા છે ખરાબ બન્યા છે તો પણ ભગવાન બન્યા છે ખરાબ વ્યક્તિ પણ ભગવાનનું રૂપ છે અને સારો વ્યક્તિ પણ ભગવાનનું રૂપ છે એટલે જે કંઈ પણ છે બધું જ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ અંશ હોવાથી કે બધા નામ કર્મો ભગવાને જ ધારણ કરેલા હોવાથી ઠાકોરજી ઉપર આપણે એવું આક્ષેપ ન લગાડી શકીએ કે તમે ખોટા છો કે તમારી અંદર તમે આવું જાતનું કર્યું છે કે તમે આવી સૃષ્ટિ બનાવી એ જાતનો આક્ષેપ ભગવાન ઉપર આપણે નથી લગાડી શકતા જે કંઈ પણ કર્યું છે એ ભગવાનની રચના છે ને ભગવાને આ દુનિયાને બનાવી છે ને પ્રભુ પોતે જ રૂપમાં પેદા થયેલા હોવાથી આ આક્ષેપ ઠાકોરજી ઉપર ન લાગી શકે આવ્યું સમજમાં હા રાજા હમ કોઈને કઈ પૂછવું છે આ વિષયમાં હા બોલો બોલો દુનિયામાં એક વસ્તુ ચાલે છે કે જે કંઈ મેં જે કંઈ મેં ખરાબ કર્યું છે એ બધું મેં કર્યું છે અને મારું જે કંઈ સારું થયું છે એ બધું ભગવાને કર્યું છે હા તો મેં જોયું ખરાબ બધું મેં જ કર્યું છે એવું માની લેવું જોઈએ કે કેમ હમ એટલે કરવાના વિષયમાં શું છે કે સારું કર્યું કે ખરાબ કર્યું હવે આના પણ સોર્સમાં તમે જઈએ તો ભગવાન જ સારા કર્મો પણ કરાવે છે ભગવાન પણ ખરાબ કર્મો પણ કરાવે છે મતલબ જે કંઈ પણ થાય છે બધાની પાછળ પ્રેરણા તો ઠાકોરજીની જ હોય છે એટલે મારી પાસે સારું કામ કરાવ્યું તો પણ ભગવાને કરાવ્યું તમારી પાસે ખરાબ કામ કરાવ્યું તો પણ ઠાકોરજીએ જ કરાવ્યું સોર્સ સુધી જાઓ કારણ સુધી જાઓ તો તો આફ્ટર ઓલ રિઝલ્ટ આ જ આવશે કે સારું ખરાબ બધું ભગવાન જ કરાવે છે પણ ત્યાં સુધી જો આપણે લાંબા ન થઈએ અને પોતાના લેવલ ઉપર જ વિચાર કરીએ તો સારું પણ આપણે જ કરીએ છીએ ખરાબ પણ આપણે કરીએ છીએ ઠાકોરજી બુદ્ધિને પ્રેરક તો છે જ પણ હા બોલો કલ્પેશભાઈ હવે હમણાં આપણે કીધું ને કે બધું ભગવાન જ કરાવે છે સારું પણ ભગવાન જ કરાવે છે અને ખરાબ પણ ભગવાન જ કરાવે છે તો ત્યાં આગળ ભગવાનના ભાવમાં વિષમતા આવશે ને કે અમુક જીવો સાથે સારું કાર્ય કરાવે છે અમુક જીવો સાથે ખરાબ કર્મ કરાવે છે તો અહીંયા આપણે બ્રહ્મને સમાન તરીકે સમજવા એની આપણે ચર્ચા કરીએ છીએ આ કેસમાં જે વાત કરી હમણાં કે અમુક જીવો પાસે ભગવાન સારા કર્મો કરાવે છે અને અમુક જીવો પાસે ભગવાન ખરાબ કર્મ કરાવે છે તો એ વિષમતા કેમ રહી કે મેં વિવિધતા જોઈ છે એટલા માટે સારા કર્મો કરાવે છે અને ખરાબ કર્મો ફરી જો આને પણ આ રીતે સમજો કે અહીંયા મહાપ્રભુજી જે આર્ગ્યુમેન્ટ આપી રહ્યા છે ને એ છે કે જેમ કે હું સારા કામ કરું છું અને તમે ખરાબ કામ કરો છો કે તમે ચાલો એમ સમજી લ્યો કે જિન્ના જે છે એ ખરાબ માણસ હતો કે અત્યારે લાદેન છે ચલો ને લાદેન ખરાબ માણસ છે અને મોદી સારો માણસ છે મોદી પણ એ જ બ્રહ્મનું રૂપ છે જેનું રૂપ લાદેન છે લાદેન પણ એ જ બ્રહ્મનું રૂપ છે જેનું રૂપ મોદી છે હવે લાદેન પાસે સારું કામ સોરી ખરાબ કામ કરાવે અને મોદી પાસે સારું કામ કરાવે પણ બંને એ ભગવાનના હાથની કટપુતલીઓ છે કે ભગવાને જ ધારણ કરેલું રૂપ છે એમાં આપણે સમાનતા આપણે કેવી રીતે એટલે સમાનતા છે કેમ કે જે કરે છે ઇનિશિયલી બ્રહ્મ જ કરી રહ્યા છે સારું પણ બ્રહ્મ પોતે જ કરે છે ખરા પણ બ્રહ્મ પોતે કરે છે કેમ કે બંને રૂપ ભગવાને જ ધારણ કરેલા છે ફોર એક્ઝામ્પલ અત્યારે હું છું હવે હું એક મિરર ની સામે ઊભી રહીને અને એમ કહું કે હું મતલબ ગાળો બોલું કે ખોટી ખોટી વાતો બોલું અને એ જ હું સારી સારી વાતો પણ કરું તો હું જ ખોટું પણ કરી રહી છું હું જ ખરાબ સારું પણ કરી રહી છું ખોટું બોલવા વાળી પણ હું છું સાચું બોલવા વાળી પણ હું છું એ જ રીતે લાદેન પણ એ જ બ્રહ્મનું રૂપ છે મોદી પણ એ જ બ્રહ્મનું રૂપ છે તો સારું પણ બ્રહ્મ બોલી રહ્યા છે અને ખોટું પણ બ્રહ્મ બોલી રહ્યા છે એટલે સૃષ્ટિના બધા જ રૂપો ભગવાને ધારણ કરેલા રૂપો હોય તો સારું કરવા વાળું પણ ભગવાનનું રૂપ છે ખરાબ કરવા વાળું પણ ભગવાનનું રૂપ છે એવી રીતે અને એક વ્યક્તિના બે ફેસેટ સમજી લો એટલે ભગવાન કોઈકની પાસે ખોટું કરાવે છે એવું આપણે કહી ના શકીએ કેમ કે બ્રહ્મથી ભિન્ન તો કઈ છે જ નહીં એટલે એવો આક્ષેપ તો ત્યારે પોસિબલ છે જો હું પોતાને બ્રહ્મથી અલગ માનતી હોઉં તો હું એમ કહું કે ભગવાન મારાથી અલગ છે અને મારી પાસે ખોટું ખોટું કામ કરાવે છે પણ તમે કોણ છો એ તો પૂછો તો આફ્ટરઓલ જવાબ ક્યાં આવશે કે તમે પણ એ જ બ્રહ્મનું રૂપ છો તો ઠાકુરજી પોતાની સાથે ખોટું કરાવી રહ્યા છે પોતાની સાથે સારું કરાવી રહ્યા છે એટલે આપણે ઠાકુરજી પર આક્ષેપ કરવાની કોઈ વાત જ નથી ને એટલે આ આ ચર્ચા પછી એટલે બ્રહ્માત્મક પર આવશે ને કે બધું બ્રહ્માત્મક છે એના પર બધું બ્રહ્માત્મક છે બધું બ્રહ્મથી અભિન્ન છે બ્રહ્મથી અલગ કઈ હોય તો તારું મારું હોય બધું બ્રહ્મથી અભિન્ન છે તો પછી તારા મારા જેવું હોય જ નહીં ને હા રાજા સમજ પડી હા રાજા હમ સમજાય ને આ વાત મતલબ કેવાનો મતલબ અહીંયા એ છે કે ભગવાને બનાવેલી આ સૃષ્ટિ છે બધા રૂપ ભગવાનના રૂપ છે એટલે જે કંઈ પણ થાય છે બધું ભગવાન પોતાની સાથે જ કરી રહ્યા છે પોતે જ કરાવી રહ્યા છે એટલે હું બ્રહ્મથી અલગ છું તો બ્રહ્મ ઉપર એવો આક્ષેપ વિષમતાનો લાગે કે ભગવાન કોઈકને સુખી કરે છે અને કોઈકને દુખી કરે છે પણ ભગવાન પોતે સ્વર્ગ પણ બન્યા છે પોતે નર્ક બન્યા છે પોતે સત્પુરુષ બને છે પોતે જ ખરાબ માણસ બને છે એટલે બ્રહ્મ ઉપર આક્ષેપ આપણે નથી કરી શકતા જે છે બધું બ્રહ્મ પોતે જ બનેલા છે હમ બીજું કઈ પૂછવું છે કોઈને આ વિષયમાં કરો હવે હમ બ્રહ્મના અસમાન પક્ષપાતી કે ક્રૂર હોવાના આક્ષેપોને નિરાધાર અને અજ્ઞાનથી પ્રેરિત સમજવા જોઈએ ખરેખર જોતા બ્રહ્મમાં અસમાનતા કે ક્રૂરતા હોઈ જ નથી શકતી કારણ કે અસમાન કે ક્રૂર થવા માટે બ્રહ્મને પોતાનાથી કોઈ ભિન્ન વ્યક્તિ કે વસ્તુની જરૂર પડશે બ્રહ્મની સમસ્યા ઘણો સમસ્યા હેલો હા રાજા સમસ્યા એટલે ક્યાં છે 62 પેજ ઉપર સેકન્ડ લાઈન સેકન્ડ લાઈન માં તો સારા કર્મો કર્મફળ દાતાના વિષયમાં ને નહીં એની ઉપર છે રાજા બ્રહ્મની સમસ્યા ગણો તો સમસ્યા અને સમસ્યા ગણો સમસ્યા છે રોહિત તો વિશિષ્ટતા એ છે કે અસમાન કે ક્રૂર થવા થવાનો પોતાનાથી ભિન્ન હોય તો કોઈક લાવે ક્યાંથી બ્રહ્મ સિવાય અહીં બીજું કોઈ હોય જ હોય તો ને હવે જો બ્રહ્મ પોતે જ જળ જીવ ધની નિર્ધન મોટો નાનો પાપી પુણ્યાત્મા વગેરે બનતું હોય તો બ્રહ્મના ઉપર અસમાન પક્ષપાતી કે ક્રૂર હોવાનો આક્ષેપ થઈ જ નથી શકતો જળ જીવાત્મક જગત એ બ્રહ્મની આત્મસૃષ્ટિ છે આથી બ્રહ્મ નિર્દોષ અને સર્વ સમજ છે મતલબ અહીંયા આપણે જે સમજાવ્યું એ જ વસ્તુ છે કે જો બ્રહ્મને એક મતલબ બે અલગ અલગ પાછા બહાર પાડવા હોય તો એને પોતાનાથી પણ અલગ કંઈ બીજું જોઈએ પણ જે વસ્તુ પોસિબલ જ નથી કેમ કે બધી જ વસ્તુ બ્રહ્મ પોતે જ બન્યા છે હવે એના સિવાય જો બીજું કોઈ હોય તો એ પોસિબલ છે કે એક સારું હોય ને એક ખરાબ હોય તો એ અહીંયા સમજાવ્યું છે કે બધી જ વસ્તુ જે છે એટલે આગળ જે ભિન્નતા વિરુદ્ધ એકબીજાથી વિરુદ્ધ કેટેગરી જે જીવની ને બધી બતાવી તો એ બધું જ ઠાકોરજી કે ભગવાન પોતે જ બન્યા છે તો આવામાં અસમાનતા કે પક્ષપાતી હોવાનો કોઈ ક્વેશ્ચન જ નથી થતો એટલે લાસ્ટમાં એવું ડિસિઝન આપે છે કે બ્રહ્મ પોતે નિર્દોષ અને સર્વસમજ છે હા એટલે મેં સમજાવી દીધું એ જ વાત છે કે પાપી પણ પોતે બનેલા છે પુણ્યાત્મા પણ પોતે બનેલા છે એટલે પાપી એમ ના કહી શકે કે મારી પાસે ખોટું કામ કરાવો છો ને પુણ્યાત્મા પણ એવું ના કહી શકે કે મારી સાથે સારું કામ કરાવો છો જે કરી રહ્યા છે ભગવાન પોતાની જ સાથે કરી રહ્યા છે એટલે એ જાતનો આક્ષેપ આપણે બ્રહ્મ ઉપર નથી લગાડી શકતા જો બ્રહ્મથી અલગ કાંઈ હોય તો તમે આ જાતની આર્ગ્યુમેન્ટ બ્રહ્મ સાથે કરી શકો પણ બ્રહ્મથી અલગ જો કાંઈ હોય જ નહીં આવું આક્ષેપ આપણે નથી કરી શકતા હા કરા આગળ રોહિત રાજા હમ કર્મ ફલદાતા સારા કર્મો કરનારા સારું ફળ પ્રાપ્ત કરે છે અને ખરાબ કર્મો કરનારા ખરાબ ફળ પ્રાપ્ત કરતા હોય છે આવું બે પાંચ દસ દ્રષ્ટાંતોમાં જોયા પછી કેટલાક લોકો એવી ધારણા બાંધી લેતા હોય છે કે મનુષ્ય પોતાના કર્મેથી ફળને ઉત્પન્ન કરી શકે છે આ ધારણાનો અર્થ જો એવો થતો હોય કે ઈશ્વરની ઈચ્છા કે નિયંત્રણ વિના કર્મ પોતે જ સ્વતંત્ર કે નિરપેક્ષ રૂપે મનુષ્યને ફળ આપતો હોય છે તો આ ધારણા તદ્દન ખોટી છે કોઈ પણ ફળ મનુષ્ય સ્વપ્રયત્નથી ઉત્પન્ન કરી શકતો નથી અરે મનુષ્ય જ્યારે કોઈ કર્મ પણ ઈશ્વર ઈચ્છા વિના કરવામાં સમર્થ નથી હોતો ત્યારે કર્મ ફળને ઉત્પન્ન કરવા માટે ક્યાંથી સ્વતંત્ર બની શકવાનો છે સારા કે ખરાબ બધા જ પ્રકારના કર્મ ફળો ઈશ્વર પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ આપતો હોય છે ફળ આપવામાં ઈશ્વર માટે એ જરૂરી નથી હોતું કે તે મનુષ્યના કર્મોને જોઈને જ ફળ આપે ઈશ્વર ઈચ્છે તો કર્મને લક્ષમાં લે પછી પક્ષ અને ઈચ્છે તો ન પણ લે કર્મ નિયતિના બધા નિયમ નિયમો જીવને લાગુ પડતા હોય છે ઈશ્વર તો આ બધા નિયમો કે શાસ્ત્રોથી ઉપર સ્વતંત્ર હોય છે ક્યારેક કર્મ નિયમોમાં બંધાઈ જવાની લીલા પ્રગટ કરતો હોય છે તો તે પણ તેની ઈચ્છાને આધીન જ હોય છે કર્મ નિયમોને આધીન નહીં જેમ કે પોતાની ઈચ્છાથી લોકો પેટ ઉપર બેલ્ટ બાંધી લેતા હોય છે હા એટલે અહીંયા એ વાત બતાવી છે કે જે રીતે બૌદ્ધોના વિષયમાં ખાસ તો જે લોકો પણ નાસ્તિક થઈ જાય છે એ લોકોની સૌથી મુખ્ય પ્રબલ એ લોકોની એ ફિલિંગ હોય છે કે જે કંઈ પણ થાય છે મનુષ્યના કર્મોથી જ થાય છે આપણે સારું કામ કરીએ તો આપણને સારું ફળ મળે અને ખરાબ કામ કરીએ તો આપણને ખરાબ ફળ મળે એટલે ઈશ્વરની તો કોઈ જરૂર જ નથી એનું તો કોઈ રોલ જ નથી એ મતલબ ન જોઈતી વસ્તુ ઈશ્વર છે એવી જાતની ભ્રાંતિ લોકોને થઈ જતી હોય છે એટલે એ લોકોનું ખાસ આ કર્મના વિષયમાં કે આપણે સારું કરીએ તો સારું મળે ખરાબ કરીએ તો ખરાબ મળે આવા બે ત્રણ કેસીસ આપણી સાથે થઈ ગયા તો આપણને એવું લાગવા લાગી જાય છે કે આખી દુનિયા આવી જ રીતે ચાલે છે પણ એવું નથી ભગવાન જયારે કર્મના ક્યારેક જો એવું થઈ જતું હોય કે કર્મોને જોઈને ઠાકોરજી કોઈ જીવને ફલ આપી દીધા હોય તો એનો મતલબ એવું નથી થતું કે ઠાકોરજી એ કર્મોના નિયમથી બંધાઈ ગયા છે એટલે ભગવાન જે જીવને જ્યારે જે ફલ આપવા ઈચ્છે તે આપવા સ્વતંત્ર છે એ જીવના કર્મને ક્યારેક તો કન્સિડર કરે ચાહે તો ન કરે શાસ્ત્ર એ રીતે કહે છે કે જે વ્યક્તિ સારા કર્મો કરે એને સારું ફલ મળે ને ખરાબ કર્મો કરે એને ખરાબ ફલ મળે તો ઠાકોરજી ક્યારેક એવું ઈચ્છે કે જેમાં આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે પોતાના હાથે આપણે બેલ્ટ બાંધીને પોતાના પેટને દબાવી લઈએ તો આપણે પોતાની ઈચ્છાથી એવું કર્યું હોય તો એ અલગ વાત છે પણ કોઈ આપણને જબરદસ્તી પહેરાવે કૂતરાને જેવી રીતે આપણે ગળામાં પટ્ટો બાંધી દઈએ તો એ વાત અલગ હોય છે એવી રીતે બ્રહ્મ કર્મના નિયમથી બંધાયેલા નથી કોઈ જીવના ઘણા સારા કર્મો હોવા છતાં પણ એને ઠાકોરજી ખરાબ ફલ આપે કે કોઈ જીવના જેવી રીતે પૂતના કંસ વગેરે બધાના ઉદાહરણ આપણે જોઈએ છે અસુરોના કે એટલા ખરાબ કર્મો કર્યા તો પણ ઠાકોરજી એમને બહુ ઉત્તમ ફલ આપ્યું છે મુક્તિ આપી છે પોતાના હાથે એમને મૃત્યુ આપી તો એવું ફલ જો ઠાકોરજી કોઈ ખરાબ કર્મો કરવા વાળાને પણ આપવા ઈચ્છતા હોય તો આપવા માટે સ્વતંત્ર છે કર્મના નિયમને અગર ઠાકોરજી કન્સિડર કરે છે તો ઠાકોરજી એનાથી બંધાયા છે એવું ન માનવું જોઈએ પ્રભુ પોતાની ઈચ્છાથી એવું કરી રહ્યા છે કે કર્મોના નિયમને માન આપે છે એવું સમજવું જોઈએ પણ ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કર્મ કોઈ જાતનું ફલ પેદા કરી શકતું નથી એ કર્મની અંદર સામર્થ્ય નથી કે કોઈ પણ ફલને ઉત્પન્ન કરી શકે એટલે કર્મફળના નિયંતા તો ભગવાન જ છે એ વાતને ખાસ અહીંયા સમજવાની છે હા રાજા બોલો ને હવે આપણે જોયું તમે કીધું કે હમણાં જે બધા કર્મના ફળ થી ભગવાન સ્વતંત્ર છે પણ આપણે બધા સગુણ છે જીવો બધા મીન્સ ગુણોથી બંધાયેલા છે અને જ્યારે ભગવાન નિર્ગુણ છે એટલે આપણે ગુણો બધા ભગવાનને અધીન છે અને જીવો ગુણોને અધીન છે એટલે આપણે અલ્ટિમેટલી ભગવાનના ઈચ્છા ઈચ્છા પ્રમાણે જ કર્મ ગુણો દ્વારા કરીએ છીએ અને એ પ્રમાણે આપણે બધી ફળ પ્રાપ્તિ થાય છે એટલે આપણે કર્મથી તો બંધાયેલા કહેવાઈએ ને કારણ કે આપણે ભગવાન જેવા નિર્ગુણ નથી કે ભગવાન સ્વતંત્રપણે કર્મના નિયંતા બની શકે તો આપણે તો નથી બની શકતા બંધાયેલા છીએ એમાં કોઈ ના નથી પાડતું પણ એ કર્મ કર્મને જન્માવે મતલબ કર્મ ફલને આપવા વાળા ભગવાન છે એ વાત બૌદ્ધો નથી માનતા એ લોકોનું મત એવું છે કે દરેક કર્મ પોતાનો ફલ પેદા કરે છે જેમ કે હું સારું કામ કરું તો એ સારું કર્મ જ સારું ફલ પેદા કરે અને હું ખરાબ કામ કરું તો એ ખરાબ કર્મ જ ખરાબ ફલને પેદા કરી દે એમાં ભગવાનને વચ્ચે લાવવાની કોઈ જરૂર જ નથી એવું બૌદ્ધોનું કહેવું છે અને એ બીજું શાસ્ત્રમાં એમ પણ કીધું છે ને કે જીવોને થોડું કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે ભગવાને તો એ જે જીવ પોતાની સ્વતંત્ર રીતે કર્મ કરતો હોય છે તો એનું ફળ શું તો એના ફળદાતા કોણ ભગવાન જ કહેવાય કે પછી જીવ કહેવાશે સ્વતંત્ર કર્મનો અર્થ એ છે કે આપણને ભગવાને બુદ્ધિ આપી છે ને બુદ્ધિની સાત્વિક રાજસ તામસ અવસ્થાને હિસાબે આપણે પોતે સાત્વિક રાજસ કે તામસ કર્મોની અંદર પ્રવૃત્ત થઈ જઈએ છીએ જેવી રીતે આપણને ઊંઘ મતલબ સૂવું ન હોય તો પણ તામસ ગુણ હાવી થાય આપણા ઉપર તો આપણને આપોઆપ નિંદર આવવા લાગી જ જાય એના ઉપર આપણો કંટ્રોલ ન રહે એવી રીતે આ કર્મની સ્વતંત્રતાનો અર્થ છે કર્મ સ્વતંત્રતાનો અર્થ એવું નથી કે આપણે જ્યારે જે ઈચ્છીએ એ આપણે કરી શકીએ આ ક્લિયર બીજું કઈ પૂછવું છે કોઈને ના રાજા અહીંયાથી સવાલ નથી હવે ઠીક છે ક્લિયર જ છે એમ તો કઈ બહુ છે નહીં એમ કર રોહી આગળ હા રાજા ઉપરોક્ત ગુણો સિવાય સ્મૃતિ પુરાણોમાં બીજા પણ બ્રહ્મના અનેક ગુણોનું વર્ણન જોવા મળે છે તદાનુસાર શ્રીમદ ભાગવત બ્રહ્મના આવા કેટલા ગુણોનું વર્ણન કરે છે સત્ય પવિત્રતા દયા ક્ષમા ત્યાગ સંતોષ નમ્રતા શમ દમ તપ સામ્ય સહનશીલતા ઉદાસીનતા શૌર્ય તેજ બલ સ્મૃતિ કુશળતા કાંતિ ધૈર્ય મૃદુતા પ્રગલબ્ધતા પ્રશ્રય શીલ શક્તિ ગંભીરતા સ્થિરતા માન અહંકાર વગેરે હમ એટલે કે અત્યારે આપણે જેટલા ગુણોને જોયા છે એના સિવાય ભાગવતની અંદર આ બધા ગુણધર્મોનું પણ બ્રહ્મના વિષયમાં વર્ણન કરવામાં આવે છે અને અહીંયા બસ ગણાવ્યા છે એમાં સત્ય મતલબ એ સત્ય સ્વરૂપ છે પવિત્ર છે એમાં દયા છે ક્ષમાવાન છે ત્યાગવાન છે એમાં સંતોષ છે નમ્રતા છે શમ દમ છે મતલબ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે તપ પણ છે સામ્યતા છે સહનશીલતા ઉદાસીનતા શૌર્ય તેજ બલ સ્મૃતિ કુશળતા કાંતિ ધૈર્ય મૃદુતા પ્રગલ્ભતા પ્રશ્યય પ્રશ્રય સોરી શીલ શક્તિ ગંભીરતા સ્થિરતા માન અને અહંકાર આવા બીજા પણ અનેક ગુણધર્મોનું વર્ણન આપણા ધર્મશાસ્ત્રોની અંદર મળે છે એટલે આટલા જ ગુણધર્મો બ્રહ્મના જેટલા આમાં ગણાવ્યા છે એટલા જ છે એવું નથી માની લેવાનું આના સિવાય પણ અન્ય શાસ્ત્રોની અંદર ઘણા બધા બતાડવામાં આવ્યા છે અહીંયા મુખ્ય મુખ્યની ગણતરી કરવામાં આવી છે પ્રશ્રય એટલે પ્રશ્રય એટલે કે બીજાને આશ્રય આપવા માટે સક્ષમ છે ઓકે અને આ પ્રગલ્ભતા મેચ્યોરિટી ઓકે જી રાજા બીજું કઈ પૂછવું છે આ વિષયમાં કોઈને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એક મિનિટ હા સ્નેહા હવે તું લઈ લે હા રાજા લઉં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ઉપનિષદોમાં જેને બ્રહ્મ પરબ્રહ્મ આત્મા સત્ય રસ આનંદ અનંત ભૂમા કે નારાયણ વગેરે કહે છે તે શ્રી કૃષ્ણ જ છે એટલે અહીંયા ઉપનિષદ જે છે એમાં બ્રહ્મ બ્રહ્મનું અનેક પ્રકારના રૂપોનું અહીંયા વર્ણન કર્યું છે કે બ્રહ્મ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ઉપનિષદોમાં એને અનેક નામોથી ઓળખવામાં આવે છે એમ એ જે છે એ બધું જ પોતે શ્રી કૃષ્ણ જ છે એમ તે જ પર તે જ પ્રમાણે પુરાણો પુરાણો જેને ભગવાન કહે છે અથવા તો સ્મૃતિઓ જેને પુરુષોત્તમ કે પરમાત્મા કે પરમેશ્વર કહે છે તે પણ શ્રી કૃષ્ણ જ છે અને પુરાણોમાં પણ એને ભગવાન કહેવામાં આવે છે એ સ્મૃતિ જેને સ્મૃતિ જે છે એને પુરુષોત્તમ કહે છે અને પરમાત્મા જે છે પરમેશ્વર કહે છે એ જે છે એ બધું શ્રી કૃષ્ણ પોતે જ બન્યા છે અનેક નામોને રૂપ ધારણ કરીને આથી આથી પૂર્વોક્ત બધા અલૌકિક ગુણો પરબ્રહ્મ શ્રી કૃષ્ણના છે તેમ સમજવું એટલે આમાં બીજા બધા જે પણ જે અલૌકિક ગુણો અથવા અલૌકિક જે રૂપ છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જ છે એટલે આમાંથી એવું લેવાનું રજા કે અલૌકિક ગુણો જે કયા છે એટલે કે આ બ્રહ્મા વિષ્ણુ શિવ એ બધા લેવાના ના એ નહીં એટલે શાસ્ત્ર માં જ્યાં જ્યાં એવું કહેવામાં આવ્યું છે કે આ અપ્રાકૃત છે કે બ્રહ્મ ની અંદર આ બધા ગુણો ન હોય કે આપણી જેમ એની અંદર સામાન્ય ગુણધર્મો યુક્ત બ્રહ્મ નથી આવી રીતે જ્યાં જ્યાં કોઈક જાતનું અલૌકિક વર્ણન આપણને પ્રાપ્ત થાય છે એ બધા બ્રહ્મના જ ગુણધર્મો છે એવું માનવું જોઈએ બ્રહ્મનું જ વર્ણન ત્યાં થઈ રહ્યું છે કેમ કે શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યા ક્યારેક ઇન્દ્રના નામથી આવા બધા ગુણો બતાવવામાં આવે કે હે ઇન્દ્ર તમે જ આ સૃષ્ટિને ઉત્પન્ન કરવા વાળા છો તમે જ આવા છો તમે જ આવી રીતે છો તો એ જાતના વર્ણન અન્ય દેવી દેવતાઓના નામથી આપણા શાસ્ત્રોની અંદર પ્રાપ્ત થાય છે પણ એનું અર્થ એવું નથી કે ત્યાં ત્યાં એ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે એ બધું જ ભગવાન બનેલા છે એટલે ગમે તે નામ કયો એ બ્રહ્મનું જ નામ છે એમ કરીને બ્રહ્મના એ દેવતાઓના નામે એનું વર્ણન પ્રાપ્ત થાય પણ જ્યાં જ્યાં આવા અલૌકિક ધર્મોનું નિરૂપણ હોય ત્યાં ત્યાં એ દેવતાઓ ન સમજીને બ્રહ્મનું વર્ણન છે એવું સમજવું જોઈએ એટલે દેવતાઓ આમ અલગ હોય પણ એ રૂપે ધારણ કરે છે એવી રીતના સમજવાનું હા એ બધા ભગવાને જ ધારણ કરેલા રૂપો છે એટલે જેવી રીતે હું જ મારા જ કોઈ ચાર રૂપ હોય તો બીજાને કોઈ મૈત્રી કહી દે કે મને કોઈ મૈત્રી કહી દે એનાથી ફરક ન પડે ને જી રાજા એમ કે મારા ચાર નામ હોય તો મને કોઈ મૈત્રી કે મારા કોઈ બીજા કે ત્રીજા નામે બોલાવે તો એનાથી કોઈ ફરક ન પડે એવી રીતે હા જી રાજા એટલે બધા જ ભગવાનના ધારણ કરેલા જ રૂપો હોય તો પછી જે જે પણ નામોથી કોઈ એને સંબોધો તમે તે એ બધું બ્રહ્મને જ સંબોધ્યું કહેવાય એમ હા રાજા આગળ લઉં રાજા હા કર અક્ષર બ્રહ્મ સૃષ્ટિને પ્રગટ કરવાની ઈચ્છા થતા પરબ્રહ્મ સૌ પ્રથમ પોતાના અક્ષર બ્રહ્મરૂપી પાસાને સક્રિય કરે છે એટલે અક્ષર બ્રહ્મનું અહીંયા કહે છે કે જ્યારે સૃષ્ટિ પ્રભુને ઈચ્છા થઈ સૃષ્ટિ પ્રગટ કરવાની ત્યારે પરબ્રહ્મ જે છે એ જ એ પોતે જ પહેલા અક્ષર બ્રહ્મ રૂપે મતલબ પ્રગટ થયા છે એમ સક્રિય એટલે એ જ ને પ્રગટ થયા છે એટલે મીન્સ એમને ઉત્પન્ન કર્યું છે એમ અક્ષર બ્રહ્મ રૂપ છે એમને એ ધારણ કર્યું છે એમ હા એવી રીતે અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મના સત ચિત તથા આનંદ આ ત્રણેય ગુણધર્મ ગુણધર્મો પ્રગટ હોય છે એટલે અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મનું જ રૂપ છે પણ એનાથી આમ જોવા જઈએ તો આપણે પેલું ચાર્ટ જોઈએ તો એક સ્ટેપ નીચે છે એમ પરબ્રહ્મથી એટલે કે અક્ષર બ્રહ્મમાં સત ચિત્ત તથા આનંદ આ ત્રણેય ગુણધર્મો એમાં પણ પ્રગટ હોય છે પણ જ્યાં સુધી આપણે જ્યાં ચાર્ટમાં જોયું તો ત્યાં થોડાક અંશે ઓછું હોય છે પણ પરબ્રહ્મ પરબ્રહ્મ જેટલું નહીં એમ એટલે વાપરવું જે આજ્ઞા કરી ને કે આનંદ જે છે પરબ્રહ્મની અંદર પૂર્ણ હોય છે આની અંદર થોડું ઘટતું હોય છે ઓછું હોય છે હા એટલે અહીંયા વાત એ સમજવાની છે રૂપ ક્યારે ઉત્પન્ન થાય છે એટલે કે એ રૂપને ક્યારે ભગવાન પ્રકટ કરે છે કે જેવી રીતે આપણે એમ સમજીએ કે કોઈ એક માણસ છે હવે કોઈકના પપ્પા પણ છે કોઈકના હસબન્ડ પણ છે કોઈકનો દીકરો છે કોઈકનો ભાઈ છે ઓફિસમાં જાય તો કોઈકનો માલિક છે અને કોઈકનો નોકર છે હવે ઘરેથી નોકરી માટે ઓફિસ જાય તો ત્યાં જઈને હવે પપ્પા કે દીકરો કે હસબન્ડ નથી ત્યાં જઈને બોસ છે તો એ બોઝના સ્વરૂપને ત્યાં સક્રિય કરે છે ઘરમાં આવીને એ સ્વરૂપને નિષ્ક્રિય કરે છે તો એવી રીતે અહીંયા સમજવાનું છે કે ભગવાન જ્યારે આ સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છા કરે છે ત્યારે અક્ષર બ્રહ્મ રૂપ અને ઠાકોરજી સક્રિય કરે છે જેમ કે માણસ ઓફિસ જઈને બોઝ વાળા રૂપને સક્રિય કરે અને ઘરમાં આવીને એને નિષ્ક્રિય કરી દે હવે કોઈનો બોઝ નથી ઘરે આવે ત્યારે એ કોઈના પપ્પા છે કોઈનો ભાઈ છે કે કોઈનો હસબન્ડ છે કોઈનો દીકરો છે એમ હા રાજા હમ પરબ્રહ્મની ઈચ્છાથી અક્ષર બ્રહ્મ જ જળ જીવાત્મક સૃષ્ટિ રૂપે પરિણમે છે એટલે કે આ સૃષ્ટિ જે બનાવી છે એમાં જે જળ જીવ જે જે પણ કઈ સૃષ્ટિમાં જે બન્યું છે એ બધું જ પરબ્રહ્મની ઈચ્છાથી અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં અક્ષર બ્રહ્મના રૂપે જ તે જળજીવ રૂપી બધું પ્રગટ થયું છે એમ અને ભગવાન એવી ઈચ્છા કરે છે કે હું આ રૂપે જગતને ઉત્પન્ન કરું તો ઠાકોરજી અક્ષર બ્રહ્મના ફેસેટને આગળ કરીને એમાંથી આ સૃષ્ટિને ઉત્પન્ન કરાવે છે હા જી અને તું જે ચાર્ટ નું કે છે ને એનું રીઝન ઈ છે કે આનંદ જે છે ગણેલી માત્રામાં છે પરબ્રહ્મ ની અંદર અગણિત છે એ વાતને મહાપ્રભુ જે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવે છે એટલે એનું એક સ્ટેપ નીચું છે બાકી એની અંદર પણ સતચિત અને આનંદ ત્રણે છે પણ થોડું લિમિટેડ આ ત્રણેય ગુણધર્મો તો પ્રગટ જ છે એમ હા આથી સૃષ્ટિને પ્રગટ કરવા માટે પરબ્રહ્મ પરબ્રહ્મ ધારણ કરેલા સર્વ કારણ કારણ રૂપને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે એટલે કે આ સૃષ્ટિમાં જે પણ પ્રગટ કરવાની જે પ્રભુની ઈચ્છા થઈ છે એ પરબ્રહ્મ પોતે જ ધારણ કરેલા બધા જ કાર્ય કાર્ય પણ એ જ છે કારણ પણ એ જ છે પણ એને નામ ખાલી અક્ષર બ્રહ્મ એમ કહેવામાં આવે છે એટલે કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ આપણે હમણાં એક્ઝામ્પલ આપ્યું એવી રીતે કોઈ એક મતલબ એક રોલ છે એ રોલને ભજવે છે પણ પછી પોતે એ રૂપે બની પણ જાય છે એમ એટલે અલગ અલગ રૂપો ધારણ કરે છે પણ એકચ્યુઅલી જે એનું ફેક્ટ હોય છે એ રૂપના એ એક જ હોય છે એમ હા એટલે એને અક્ષર બ્રહ્મથી એને લેવામાં આવ્યું છે કારણ કહો કે કાર્યરૂપ કહો એ બધું એકચ્યુઅલી પરબ્રહ્મ જ બન્યા છે પણ એનું નામ અક્ષર બ્રહ્મ એમ કહેવામાં આવે છે એટલે જયારે આપણે એમ કહીએ કે જગત નું કારણ કોણ તો આપણે એમ કહીએ કે બધું અક્ષર બ્રહ્મ માંથી ઉત્પન્ન થયું છે ઠાકોરજી નું જેમ એમ કહું કે તમારા બોસ કોણ તો કોઈ ફલાણા માણસ ને હું એમ કહું મારા બોસ છે તો એ કોઈના હસબન્ડ મટી ગયા એવું નથી ઘરમાં હસબન્ડ છે અહીં આવીને બોસ છે એવી રીતે એટલે જગત ના ફેસેટ ને જયારે આપણે ડીલ કરતા હોઈએ તો ત્યારે આપણે એને અક્ષર બ્રહ્મ કહીએ છીએ અક્ષર બ્રહ્મ નો પરબ્રહ્મ સાથેનો સંબંધ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મ નો ધર્મ એટલે કે ગુણધર્મ કે શક્તિ પણ છે અને પરબ્રહ્મ નું ધામ નિવાસ સ્થાન પણ છે એટલે કહેવામાં આવે છે કે અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મ પરબ્રહ્મ નો એક ધર્મ છે પરબ્રહ્મનો ગુણધર્મ એક અક્ષર બ્રહ્મ છે એ શક્તિ પણ કહેવામાં આવે છે અને એમનું રહેવાનું સ્થાન પણ અક્ષર બ્રહ્મ છે એટલે પરબ્રહ્મ જે છે એ અક્ષરના ધામમાં રહી રહ્યા છે એવું જ છે આપણે જેને વૈકુંઠ કહીએ છીએ કે જ્યાં પ્રભુ બિરાજે છે એ પણ અક્ષર રૂપ છે એ અક્ષર નું સ્વરૂપ છે અક્ષર જ વૈકુંઠ છે એમ હા હા જી રાજા એટલે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવેલીમાં એ વાતને કહી રહ્યા છે કે દ્વિરૂપમ તદ્દી સર્વમચાર એકમ તસ્માદ વિલક્ષણમ એટલે અક્ષર બ્રહ્મના બે રૂપ છે એક તો આ સર્વ મતલબ કે જે જગતના રૂપમાં ઉત્પન્ન થયો છે એ ને બીજું તદ વિલક્ષણમ એટલે કે ભગવાનના ધામ રૂપ પણ એ અક્ષર બ્રહ્મ છે આથી અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથે ધર્મ ધર્મી તથા ધામ ધામી હોવાનું વિલક્ષણ સંબંધ છે એથી એટલે કે અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મ સાથે એનું રિલેશન કેવું છે એટલે કે ધર્મ છે ધર્મ અને ધર્મિત પણ છે અને ધામ અને ધામી હોવાનું એક અલગ એનો સંબંધ પણ છે એમ હા પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ નો સંબંધ આ રીતનો છે એમ હા હવે આપણે ધર્મ ધર્મી સંબંધ એટલે ધર્મ અને ધર્મ ધર્મી નો સંબંધ બતાવે છે ધર્મ હંમેશા ધર્મીમાં જ રહેતો હોય છે દાખલા તરીકે પુરુષ ધર્મી છે તો તેમાં રહેનારી ગંધ પુષ્પ ધર્મી છે તો તેમાં રહેનારી ગંધ તે પુષ્પોનો ધર્મ પુષ્પનો ધર્મ હોય છે એટલે કે અહીંયા ધર્મ હંમેશા ધર્મીમાં જ રહેતો હોય છે એટલે કે એનું જે ગુણધર્મ છે એ કયા કયા એમાં કેવી રીતના એનો ધર્મ હોય છે એ બતાવે છે અહીંયા એક્ઝામ્પલ એક ફ્લાવરનું આપ્યું છે કે એક ફ્લાવર તો છે પણ એમાં એની જે સુગંધ છે એ એ ફ્લાવર જે છે ધર્મી છે અને એનું શું છે ધર્મ તો કે એને સુગંધ આપવું એનો ગુણધર્મ છે અને બીજો એક્ઝામ્પલ આપે છે સૂર્ય ધર્મી છે તો તે સૂર્યમાં રહેનારો પ્રકાશ તેનો ધર્મ હોય છે એટલે કે અહીંયા એક્ઝામ્પલ સનનું આપ્યું છે કે એક સૂર્ય છે તો એ સૂર્ય છે એ ધર્મ છે અને એનો જે પ્રકાશ આખા જગતમાં જે ફેલાઈ રહ્યો છે એનો પોતાનો ગુણધર્મ છે એમ અક્ષર બ્રહ્મ એટલે ધર્મ ધર્મી સંબંધ અહીંયા બતાડ્યું છે કે ધર્મ અને ધર્મી ધર્મ એટલે કેરેક્ટરિસ્ટિક અને કેરેક્ટરિસ્ટિક ને ધારણ કરવા વાળો જે વ્યક્તિ છે એનો ધર્મી જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે ગુલાબ છે હવે એ ગુલાબ અને એની સુગંધ ગુલાબ ધર્મી છે એની સુગંધ એનું ધર્મ છે દૂરથી આપણને સુગંધ ભલે આવતી હોય પણ સુગંધ ને તમે ગુલાબ થી અલગ ના કરી શકો હવે એસેન્સ ના રૂપમાં કે ફ્લેવર ના રૂપમાં આપણે એને અલગ કર્યું છે પણ એ ગુલાબ માંથી જ એ સ્મેલ ને આપણે કાઢવી પડે તો એવી રીતે જે પણ ધર્મ હોય એના ધર્મીમાં જ રહે એટલે કે ગુલાબની સુગંધ ગુલાબના ફૂલની અંદર જ રહે તો એવી રીતે ધર્મ અને ધર્મીનો સંબંધ છે તો એવી રીતે પરબ્રહ્મ જે છે એ ધર્મી છે અક્ષર બ્રહ્મ એની શક્તિ છે કે એનો ધર્મ છે એવી રીતે સમજવું જોઈએ આથી ધર્મ દ્રષ્ટિથી તેને વિચારવામાં આવે છે ત્યારે સૂર્યના પ્રકાશની માફક અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ પરબ્રહ્મ માં રહેલો જણાય છે એથી જ એટલે કે ધર્મ અને ધર્મી ની દ્રષ્ટિથી આપણે જોઈએ તો ત્યારે સૂર્યની પ્રકાશની માફક એટલે કે એટલે કે સૂરજ છે અને એની કિરણો છે એની રેઝ છે તો જેમ સૂરજ છે પરબ્રહ્મ છે અને એની કિરણો જે છે અક્ષર બ્રહ્મ છે એવું અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ નું રિલેશન છે એટલે પછી આપણે એમ કહીએ કે અક્ષર બ્રહ્મ તો આપણને એમ થાય કે અચ્છા પરબ્રહ્મ થી અલગ કઈ છે તો મહાપ્રભુજી આગળ કરે છે કે નહીં એવું નહીં એ બંને એકબીજા સાથે જોડાયેલા છે કેવી રીતે જોડાયેલા છે તો જેવી રીતે ગુલાબ છે અને એની સુગંધ છે એવી રીતે ગુલાબ પરબ્રહ્મ છે એની સુગંધ જે છે એ અક્ષર બ્રહ્મ છે હા જી રાજા હમ ધામ ધામી સંબંધ ધામ અને ધામીનો સંબંધ બતાવે છે ઘરના માલિકને ધામી કહેવામાં આવે છે જ્યારે કે ઘરને ઘરને ધામ કહેવામાં આવે છે એટલે કે કોઈ ઘરનો માલિક હોય એને ધામી કહેવામાં આવે છે અને જે ઘરમાં ઘરમાં જે રહેતા હોય એને ધામ કહેવામાં આવે છે ધામી ધામમાં રહેતો હોય ઘર છે એને ધામ કહેવાય અને ઘરમાં જે રહેતો હોય એને ધામી કહેવાય વાંચામાં જો શું લખ્યું છે હા હા હા હા રાજા ઘરના માલિક એટલે કે જે રહે છે એને ધામી અચ્છા હા જી રાજા હા થોડું મીન્સ શબ્દ એવા છે ને એક એટલે હા ધામી ધામમાં રહેતો હોય છે એટલે કે જે વ્યક્તિ છે ના બોલવામાં સમજી તો બરાબર છું રાજા બોલવામાં એટલે જે મારું ઘર છે એને ધામ કહેવાય છે એ ઘરની માલિક ઘરમાં રહેવા વાળી હું છું તો મને ધામી કહેવાય છે એવી રીતે અક્ષર જે છે વૈકુંઠ રૂપ છે એટલે જે અક્ષર વૈકુંઠ રૂપ છે મતલબ કે ઘર છે ને એમાં બિરાજવા વાળા પરબ્રહ્મ પુરુષોત્તમ કૃષ્ણ એ એના ધામી છે જેમ કે આ મારું ઘર તો એ ધામ છે અને ઘરમાં રહેવા વાળી હું તો ધામી છું એવી રીતે આ ઘર એ અક્ષર અક્ષરબ્રહ્મ છે અને આ ઘરની માલિક પરબ્રહ્મ એ એના ધામી છે હા એટલે વૈકુંઠ જેને આપણે કહીએ છીએ વૈકુંઠ લોક કે ગોલોક જેને આપણે એમ ક્ષીર સાગર વગેરેનું વર્ણન આવે છે કે જ્યાં અક્ષર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ બિરાજે છે તે પ્રભુના બિરાજવાનું જે સ્થાન વૈકુંઠ છે એ અક્ષરબ્રહ્મ છે અને એમાં બિરાજવા વાળા એના માલિક કે એના ધામી એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ એટલે કે અહીંયા એકબીજાનું એ બતાવે છે કે પરબ્રહ્મમાં અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ છે હા એટલે પરબ્રહ્મમાં અક્ષર બ્રહ્મ કેવી રીતે ધર્મ અને ધર્મીના સંબંધ થી ઉપર લખી લેજો પરબ્રહ્મમાં અક્ષર બ્રહ્મ ધર્મ અને ધર્મીના સંબંધથી અને અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ ધામ અને ધામીના સંબંધથી એટલે પરબ્રહ્મમાં અક્ષરબ્રહ્મ કેવી રીતે જેવી રીતે ગુલાબ અને એની સુગંધ અને અક્ષરબ્રહ્મમાં પરબ્રહ્મ કેવી રીતે જેવી રીતે ઘર અને એનો માલિક તો ઘરની અંદર હું છું તો ઘરમાં મૈત્રી એવી રીતે એવી રીતે અક્ષરબ્રહ્મમાં પરબ્રહ્મ સેમ વે જયારે ગુણધર્મોની વાત આવે ધર્મ અને ધર્મીનું રિલેશન આવે તો જેમ ગુલાબ એમ પરબ્રહ્મ ગુલાબની સુગંધ એવી રીતે અક્ષરબ્રહ્મ તો ત્યાં પરબ્રહ્મમાં બ્રહ્મ અને ધામ અને ધામીના રિલેશનમાં અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ સમજાયું હા રજા તો આ અક્ષરો મને પરબ્રહ્મ નું રિલેશન છે ખાસ આને સમજાવવાનો હેતુ એ છે કે પરબ્રહ્મ અને અક્ષરો મને તમે ડિસ્ટિંક્ટ ન માની લો જ્યારે પણ આપણે કોઈ નવું નામ પ્રપોઝ કરીએ તો આપણને એમ લાગે અચ્છા તો આ કોઈ નવો વ્યક્તિ છે કે આનાથી અલગ છે પણ એવું અહીંયા અર્થ નથી અક્ષરો પરબ્રહ્મ થી અલગ નથી એ કેવલ બે ફેસેટ છે જેવી રીતે એક માણસ ઘરમાં રહે છે તો એ કોઈના પપ્પા છે અને ઓફિસમાં જાય છે તો એ કોઈનો બોસ છે એવી રીતે જી રાજા એવી રીતે જયારે પરબ્રહ્મ ને આપણે પૂર્ણ પુરુષોત્તમ તરીકે કહીએ તો આપણે એને પરબ્રહ્મ કહીએ છીએ ને જયારે જગત ને ઉત્પન્ન કરવા વાળા કે જગત જેમાંથી ઉત્પન્ન થયું છે એવું કહીએ તો ત્યારે આપણે એને અક્ષર બ્રહ્મ નામ આપી દઈએ છીએ એ બે અલગ રૂપ નથી વ્યક્તિ એક જ છે એ કૃષ્ણ થી અલગ છે એવું ના સમજવું જોઈએ હા રજા હમ આ સંબંધ મનુષ્યની બસ એક મિનિટ હા મને એવું લાગે છે કે આજે અહીંયા જ રાખીએ આગળ જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે પરબ્રહ્મના જોયા છે એને પણ એક વખત ફરી રિવાઇઝ કરી લેજો ને અક્ષરબ્રહ્મના વિષયમાં જે બે રિલેશન ધર્મ અને ધર્મી સંબંધ ધામ અને ધામી સંબંધ એ બે જે સંબંધને આપણે ભણ્યા છીએ એને પણ એક વખત જરા રિવાઇઝ કરી લેજો પછી કંઈ નહીં સમજાય તો કાલે પૂછજો તો આગળ કરશું જી રાજા સોરી કાલે શું નેક્સ્ટ મંડે ના પૂછજો તો આગળ કરશું કેમ કે નહીં તો આ ઓવરડોઝ થઈ જશે થોડું કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે વધારે કરશું ને તો કન્ફ્યુઝ થવાશે એટલે આટલું વાંચી લેજો એક વખત ન સમજાય તો પૂછજો નહીં તો પછી આગળ કરશું આને સારી રીતે સમજો નહીં તો લાસ્ટ પાર્ટમાં જે ચાર્ટ છે એમાં પાછું કન્ફ્યુઝન ઊભું થઈ જશે એટલે એને એક વખત આ ગુણધર્મોનું અત્યારે જે નિરૂપણ આવે છે કે જે સ્વરૂપોનું નિરૂપણ આવે છે એ સારી રીતે એક વખત જોઈ લેજો આરાધ્યા ટાઈમ છે